તમે ખાધા ટાઈમ ગયો એટલો હવે કાલે જે આવવાનું હશે નોમો લખાઈ લેજો ડાબ લખી દીધા બધા કઈ છે નામો બધા નિર્માણ ક્યાં નામો નામા લઈ જાય ક્યાં છે અત્યારે કોઈ પૃથ્વીરાજભાઈ પૂછે છે કે આ ભૂત પ્રેત ની વાત કે છે સાચી કોણ પૂછે ભૂત પ્રેત એ ભૂત ભૂત ઝંડ એ બધા વ્યંતર એ બધા દેવલોક છે પ્રેત એકલો જ પ્રેત છે બાકી બીજા બધા દેવલોક છે પ્રેત દેવલોક નથી પ્રેત દેવલોક નથી ભૂત દેવલોક છે એટલે લોકો સમજણ પડ્યા વગર ભૂત અને ભૂતો કે છે ના બોલાયું એમાં શું ફેર ભૂત અને પ્રેતમાં બહુ ફેર પ્રેત તો પ્રેત કેવાય પ્રેત તો લોકો વળગે ભૂત વળગે ને પ્રેત વર્ગે શું કહ્યું ભૂત તો દેવ લોકો કેટલા ડરાવે તમને હાથીનું રૂપ લઈ રહ્યા હા રાગ હાપનું લઈને રૂપ આવે ગમે તેવું રૂપ લઈને ડરાવે તમને તેલ કાઢી નાખે અને ઘડીમાં હા આ હગાઈ મેલે આ હગાઈ મેલે ભૂત બધું નુકસાન કરે નહીં શરીરમાં ના પહેરી જાય શરીરમાં પેટ પહેરી જાય ભૂત તો દેવલોક છે દેવલોક એટલે જેને જેને અજ્ઞાન તપ કર્યા હતા એ બધા ભૂત ને અંતરે એમાં ગયા અને જ્ઞાન તપ કર્યો હતો તે સૂર્ય ચંદ્ર તારા બધા એમાં ગયા અને એનાથી આગળના વૈમાનિક દેવો થયા બહુ પ્રકારના દેવો છે એટલા બધા દેવો છે આ વ્યંતરે દેવ છે ઝંડે દેવ છે ઝંડ મુસ્લિમોનો દેવ છે ભાઈ પૂછે છે આ પરમહંસ એટલે શું પરમહંસ એટલે શું પરમહંસ એટલે શું એ કોણ પૂછે છે? પરમહંસ ये परमहंस की सभा है अभी ये सभा किसकी है परमहंस की और दूसरी सभा हंस की होती है हंस और तीसरी सभा काक की होती है काव काव काव काव करे मतलब से काग कागड़ा समझो नहीं ये परम हंस की सभा है जिधर पानी और दूध जुदा पार देता है समझ इधर ज्ञान और अज्ञान दोनों जुदा पड़ता है ये परम हंस की सभा है तो और जहाँ जिधर वाद विवाद करता है ये हंस की सभा है और कऊ कऊ कराया करता है झगड़म झगड़ा करे ये काक की सभा कौन सी सभा देखा है इसमें परम की सभा होती नहीं कभी आ ही होती है हमारी हाथ में हाजिरी में बाकी हंस की सभा रहती और काकी देखा है काग काग लोग काव काव काव काव काव बड़ा कव लुड़ लुड़ा કૃષ્ણ ભગવાને શું કહ્યું કે નું વર્ધન કરો શું કહ્યું નું વર્ધન કરો તે ભગવાને કુવો વર્ધન કર્યું તો આપણા લોકો ગોર્ધન નામનો પર્વત ઉચક્યો એટલે હું ઓળ્યા ત્યાં હિમાલય નતો ત્યાં ગોર્ધન ઠીકડો લીધો ગોર્ધન પર્વતનો ઠીકડો ઉચક્યો હિમાલય નતો ઉચક્યો ને આપણા લોકો તો ચોપડા જોન તપી ગયા છે ને તેથી આ રગડી રહ્યા ધાર્મિક પુસ્તકો લખ્યા કોને દિલીપભાઈ પૂછે છે આ બધા ધાર્મિક પુસ્તકો કોને લખ્યા ધાર્મિક પુસ્તકો કોને લખ્યા કોઈ રચ્યા નથી આ જ્ઞાનીઓ જે બોલ્યા એ લોકો ઉતારા કરી લીધા એ ધાર્મિક પુસ્તકો જ્ઞાની બોલ્યા ને એ સાસ્તા પુરુષો કહેવાય કેવું એટલે વાણી લખી દે એ બધું ધાર્મિક તારે આપડે લોકો શું કે વેદ તો